શ્લોક નંબર ટ્વેન્ટી નાઇન કૃષ્ણ કૃષ્ણાવતારાણામ ખંડનમ યત્ર યુક્તિભિઃ કૃતમ સ્યાત્તાનિ શાસ્ત્રાણિ ન માન્યાનિ કદાચન અને જે શાસ્ત્રને વિશે શ્રીકૃષ્ણ ભગવાન તથા શ્રીકૃષ્ણ ભગવાનના જે વરાહાદિક અવતાર તેનું યુક્તિએ કરીને ખંડન કર્યું હોય એવા જે શાસ્ત્ર તે ક્યારેય ન માનવા અને ન સાંભળવા અદ્વૈતીઓ નિર્વિશેષ નિર્ગુણ કે નિરાકાર સિદ્ધાંતનું પોષણ કરતી શ્રુતિઓ આ પ્રમાણે કહે છે અશરીરમ શરીરેશુ અનવસ્થેશુ અવસ્થિતમ જે શરીરોમાં અશરીર રહ્યા છે તથા અનિત્યોમાં નિત્ય સ્વરૂપ છે ન ચેષિતા નૈવચ તસ્ય લિંગમ તેનો કોઈ શાસક નથી તેમ તેનું કંઈ ચિહ્ન નથી દિવ્યોય મૂર્ત પુરુષ નિશ્ચય તે દિવ્ય તથા અમૂર્ત પુરુષ છે અપાણી પાદો જવનો ગૃહિતા પશ્યત્ય સ સશૃણોત્ય કર્ણ તેને પગ નથી છતાં તે વેગવાન છે હાથ નથી છતાં તે અન્યને પકડી રાખે છે આંખો નથી છતાં જુએ છે અને વગર કાને સાંભળે છે સ્મૃતિઓમાં પણ કહ્યું છે કે ત્વમ કર્ણ સ્વા સ્વારડ ત્વમ કર્ણ ત્વમ નહીં ત્વમ કર્ણ ત્વમકર્ણ સ્વારડખિલ સ્વરાડ સ્વરાડખિલ કારક શક્તિધર તમારે કોઈ બાહ્યેન્દ્રિય કે અંતઃકરણ નથી છતાં સર્વક્રિયા કરવાની શક્તિવાળા તમે સ્વરાટ છો નિર્ગુણસ્ય પ્રમેયસ્ય નિર્ગુણ અને અપરિ અપરિમેય બ્રહ્મને રૂપવર્ણાદિ નિર્દેશ વિશેષણ વિવર્જિત તેઓ રૂપ અને વર્ણના નિર્દેશથી રહિત છે તથા વિશેષણોથી રહિત છે માટે ઉપર લખેલી શ્રુતિઓ અને સ્મૃતિઓને આધારે કહી શકાય છે કે તે નિર્ગુણ અને નિર્વિશેષ પરબ્રહ્મ સર્વ ઈશ્વર ભાવથી પર રહ્યા છે ઉપરયુક્ત અદ્વૈતવાદનું શ્રી રામાનુજાચાર્યજીએ વિસ્તારથી નિરાકરણ કર્યું છે તથા શ્રીકૃષ્ણના પરબ્રહ્મપણાનું સમર્થન કર્યું છે આ અંગેનું વિશેષ જ્ઞાન શ્રીભાષ્ય આદિથી જાણી લેવું માટે જે શ્રુતિ સ્મૃતિના વચન પરબ્રહ્મના ગુણોનો નિષેધ કરે છે તેને માયિક દોષોનો નિષેધ કરનારા તે વાક્યો છે એમ જાણવું અને જે જે વચનો શરીરનો નિષેધ કરનારા દેખાય છે તે બધા માયિક શરીરનો નિષેધ કરે છે એમ સમજવું ભગવાન શ્રીકૃષ્ણમાં કલ્યાણકારી ગુણોનું રહેવું અને દિવ્ય શરીરે વિરાજવું એમાં કોઈપણ જાતનો વિરોધ નથી ભગવાન શ્રીકૃષ્ણમાં અનેક કલ્યાણકારી સદ્ગુણો રહ્યા છે તેમજ તેમનું શરીર દિવ્ય છે તે અંગે નીચે પ્રમાણે શ્રુતિઓના પ્રમાણો છે તેમાં છાંદોગ્ય ઉપનિષદમાં કહ્યું છે જે અપહત પાપમાં વિજરો વિમૃત્યુર વિશોકો વિજિઘત્સો પીપાસહ સત્યકામ સત્ય સંકલ્પ પરબ્રહ્મ સુકૃત દુષ્કૃતથી રહિત શુદ્ધ છે વૃદ્ધાવસ્થા મૃત્યુ અને શોકથી પણ રહિત છે તે ભોજનની અને પીવાની ઈચ્છાથી રહિત છે ભોગ્ય ભોગોપકરણ અને ભોગ સ્થાનરૂપ નિત્ય કલ્યાણ ગુણવાળા છે અને સત્ય સંકલ્પ છે યહ સર્વજ્ઞ સર્વવિત જે સામાન્ય અને વિશેષ રીતે જાણનારા છે પરાસ્ય શક્તિર વિવિધૈવ શ્રૂયતે સ્વાભાવિકી જ્ઞાનબલ ક્રિયા ચ જે પરબ્રહ્મમાં જ્ઞાન બળ અને ક્રિયા સંબંધી અનેક પ્રકારની પરાશક્તિ સ્વાભાવિક રીતે રહી છે જ્ઞેયમ દેવ દૈવતેક્ષત તદેક્ષત બહુશ્યામ પ્રજાયેય તે પરબ્રહ્મે વિચાર કર્યો હું બહુરૂપે થાઉં પ્રજારૂપે થાઉં સ ઈક્ષત લોકાન લોકાનનું સૃજે તેમણે વિચાર કર્યો હું લોકોની સૃષ્ટિ કરું સો કામયત બહુશ્યામ પ્રજાયે તે પરબ્રહ્મે વિચાર કર્યો હું પ્રજારૂપે બહુ થાઉં સ તપો તપ્યત તપસ તપસ તપ્તવા ઇદમ સર્વમ અસૃજત તેમણે વિચારાત્મક તપસ્યા કરી તેમણે વિચારાત્મક તપ કરીને આ સર્વ જગતની સૃષ્ટિ કરી સહ કાલ કાલો ગુણો સર્વવિધ સર્વવિદ્ય જે જ્ઞાતા છે કાળના પણ કાળ છે કલ્યાણકારી ગુણોથી સંપન્ન છે અને સર્વને યથાર્થ રીતે જાણે છે સમજે છે જ્ઞાનો જ્ઞાગ્નૌ દ્વા દ્વા વજાવીશ નિશો એક જીવ છે બીજા ઈશ્વર છે ઈશ્વર જ્ઞાતા સંધિ છૂટી પાડો જોઈએ જ્ઞ અજ્ઞ હા પછી આગળ વાંચો દ્વૌ અજાવીશ દ્વૌ અજાવીશ સંધિ છૂટી પાડો દ્વૌ દ્વૌ તમે ભાઈ પાડો તે વાકીને સંધિ જોડી પાડોજે દુઆઓ અચ્છા ફટાફટ ફટાફટ પાડી દેવાની હોય સંધિ જોડી પાડવાની તમે પાડો વિરુજી સ્વામીજી તમારે તમારે ચોપડીને જોવું ન મળ્યું લ્યો એકસો સોળ પારા ઉપર બરોબર વચ્ચે છે ઈશ અનિશવ દ્વૌ ઈશ અનિશવ એમ વાંચ ગુજરાત જ્ઞાગ્નોદ્વા વજા વજાવિષ નિશો એક જીવ છે બીજા ઈશ્વર છે ઈશ્વર જ્ઞાતા છે જીવ અજ્ઞાનથી ઘેરાયેલો છે ઈશ્વર સર્વશક્તિમાન છે જીવ અશક્ત છે ભીષાસ્માદ્વાત ભીષાસ્માત ભીષાસ્માત વાતા વાતા પવતે આગળ આવી ગયું તું ને તો પછી તોય પાછું હરકો નથી વાંચતા પીશાસ્માદ વાતઃ પવતે ભીષો દેતી સૂર્ય પીશાસ્માદ અગ્નિ અગ્નિશ્વેન્દ્રશ્ચ અગ્નિશ્ચેન્દ્રશ્ચ અગ્નિશ્ચેન્દ્રશ્ચ મૃત્યુર્ધાવતી પશ્ચમ પંચમ પશ્ચમ નહીં મૃત્યુ મૃત્યુર્ધાવતી પંચમ આ પરબ્રહ્મના ભયથી પવન પવિત્ર કરતો થકો ચાલે છે સૂર્ય ઉદય પામે છે એના ભયથી અગ્નિ દહન ક્રિયા કરે છે ઇન્દ્ર વર્ષા કરે છે અને પાંચમો કાળ પોતાનું કામ કરે જાય છે યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ આનંદમ બ્રહ્મણો વિદ્વાન વિદ્વાન વિદ્વાન ન બિભેતી કુતશ્ચન ન વિભે ન વિર્ભેતી કુતશ્ચન નિરતિશય આનંદમય બ્રહ્મને મને સહિત બધી ઇન્દ્રિયો નહીં પામીને પાછી ફરે છે તે બ્રહ્મના આનંદમય સ્વરૂપને જાણનારો કોઈથી પણ ડરતો નથી રસો વૈ સહ રસમ રસમ યે વાર્ય ભગવાનનો ભગત છે કોઈથી ડરે કે ન ડરે એ એમાં શું લઈ ગયું હોય ન બિભેતી કુતશ્ચાના એટલે શું કોઈથી ડરે કે ન ડરે ભાઈ સામેથી શું કે ભગવાનનો ભગત હોય કોઈથી ડરે કે ન ડરે હે અમે તો લખ્યું કુતશ્ચાના એવું ક્યાં લખ્યું એવું કઈ લખ્યું નથી ભગતજી કોઈથી ડરે કે ન ડરે કોઈથી ડરે કે નહીં અને કોઈને બીક હોય કે નહીં એમ કોઈ નહી રસો વૈ સહ રસમ ये वायम लब्ध्वा रसम ही रसम ही ये वायम लब्ध्वा येवायं लब्ध्वा आनन्दी भवति एवायं लब्ध्वा येवायं એવ આયમ એમ સંધિ છૂટ સંધિ ભેળી કરો તો કોક ને ખબર પડી જવી જોઈએ કે આ બે શબ્દો બોલે છે એ વાયમ એ વાયમ એમ કરો તો વાયમ થઈ ગયો આખો શબ્દ એમ રસમ રસમ હિ લબ્ધવા એ વાયમ એ વાયમ એ વાયમ એવાયમ લબ્ધવા આનંદી ભવતી તે જ રસ છે કારણ કે આ ઉપાસક તે રસને પ્રાપ્ત કરીને આનંદિત થાય છે એશ એવાનંદ એશ એવાનંદ યાતિ એશ યેવાનંદ યાતિ શોષ્ણુતે સર્વાન કામાન સહ બ્રહ્મણા વિપશ્ચિતા આ પરમાત્મા જ સર્વને આનંદ આપે છે તે ઉપાસક દિવ્યધામમાં સર્વ કલ્યાણકારી ગુણોને સર્વજ્ઞ બ્રહ્મની સાથે અનુભવે છે અંતઃ પ્રવિષ્ટ શાસ્તા જનાનામ સર્વાત્મા સર્વના આત્મા તે બ્રહ્મ સહુની અંદર પ્રવેશ કરીને તેમનું શાસન નિયમન કરે છે સર્વસ્ય વશી સર્વસ્ય શાનઃ સર્વસ્ય વશી સર્વસ્ય શાનઃ સર્વસ્વાધિપતિ સર્વસ્યાધિપતિ સર્વસ્યાધિપતિ તે પરમાત્મા સર્વને વશ કરનારા છે સર્વને નિયમ નિયમનમાં રાખનારા અને સર્વના અધિપતિ છે તમીશ્વરાણામ પરમમ મહેશ્વરમ તમ દેવતાનામ પરમમ ચ દેવતમ પતિમ પતિનામ પરમમ પરસ્તાત વિદામ દેવમ ભુવને ભુવનેશમીયમ મીડિયમ ભુવનેશ ભુવનેશ મીડિયમ પરસ્તાત વિદામ દેવમ ભુવનેશ મીડિયમ પરસ્તાદ વિદામ દેવમ ભુવનેશ મીડિયમ તે સર્વ ઈશ્વરોના પણ પરમ મહેશ્વર છે દેવતાઓનું પરમ દૈવત છે સર્વ અધિપતિઓના સર્વોત્તમ અને પર સ્વામી છે સ્મૃત સ્તુતિ કરવા યોગ્ય તે દેવ જગદીશને અમે ઉપર કહ્યા પ્રમાણે સમજીએ છીએ ઈશાનો ભૂત ભવ્યસ્ય ન તો વિજુગુપ્સ્યતે ન તતો વિજુગુપ્સતે ન તતો ન તતો વિજુગુપ્સ્યતે તે ભૂતકાલીન અને ભવિષ્યકાલીન સર્વ જગતના નિયામક છે તે હૃદય કમળથી ઘૃણા કરતા નથી પ્રધાન ક્ષેત્રજ્ઞ પતિર ગુણેશ તે પ્રકૃતિ તથા જીવના શેષી છે અને જ્ઞાન શક્તિ આદિ ષડગુણ સંપન્ન છે યદા પશ્ય પશ્યતે રુકવર્ણ રુક્મવર્ણમ રુક્મવર્ણમ કર્તારમીશમ પુરુષમ બ્રહ્મયોનિમ સર્વ જગતના કરતા પ્રકૃતિના પણ કારણ સર્વના નિયંતા પ્રકાશમાન દિવ્ય વિગ્રહવાળા આવા પરમાત્માને જીવાત્મા જ્યારે જુએ છે આત્મે વેદમ મગ્ર આસિત આત્મે વેદ મગ્ર આત્મે વેદમ અગ્ર આસિત પુરુષ વિધ આ દેખાતું જગત તે સૃષ્ટિના પહેલા પુરુષાકાર પરમાત્મા જ હતા ય એશોંતરા દિત્યે હિરણ્યમય पुरुषो दृश्यते हिरणमया हिरणिया नहीं हिरणमय हिरणमय पुरुष हिरणमय हिरणमय पुरुषो दृश्यते हिरण्यश हिरण्यश्मश्रुर हिरण्यकेश अप्रणस्वात् आप्रणखात आप्रणखात सर्व एवं सुवर्णः તસ્ય યથા કાયામ કાયાસમ કપ્યાસમ પૌંડરિકમ એવ અક્ષિણી એવમ સુવર્ણ તસ્ય યથા કપ્યાસમ પુંડરિકમેવમ અક્ષિણી તે આદિત્ય મંડળના મધ્યમાં યોગી પુરુષો અત્યંત સુંદર પુરુષને જુએ છે સુવર્ણની માફક રમણીય જેના વાળ અને દાઢી મૂછ છે નખથી આરંભીને બધું જ દેદીપ્યમાન છે અતિશય રમણીય કમળના જેવા તો તેમના નેત્ર છે વેદાહ મેતમ પુરુષમ વર્ણમ તમસઃ પરસ્તાત તમથી પર સૂર્યના જેવા ચમકતા આવા તે મહાન પુરુષ પરમાત્માને હું જાણું છું સમજું છું વિચારું છું સર્વે નિમિષા જગનીરે વિદ્યુત પુરુષાદધિ તે વીજળી જેવો તે વીજળી જેવા ચમકતા પુરુષથી જ નિમેશ આદિ કાળના અવયવ ઉત્પન્ન થયા તસ્યેશ આત્મા વિવૃણુ તે તનમ તે તનુમ શ્યામ તસ્યેશ આત્મા વિવૃણુ તે તનુમ સ્વામ તસ્યેશ આત્મા વિવૃણુતે તનુમ સ્વામ તે જીવના અંતર્યામી તે પરમાત્મા પોતાના શરીરરૂપ જીવનું આ મારો છે એમ વરણ કરી લે છે તસ્ય હવા એતસ્ય પુરુષસ્ય રૂપમ યથા મહારજનમ વાસઃ તે આ પરમ પુરુષ પરમાત્માનું રૂપ તો કસુંબીના રંગથી રંગેલા કિંમતી વસ્ત્રના જેવું છે મનોમય પ્રાણ શરીરો ભારૂપ સત્ય સંકલ્પ આકાશાત્મા સર્વકર્મા સર્વકામ સર્વગંધ સર્વરસ સર્વ સર્વમિદમ અભ્યાત અભ્યાત્તો અભ્યાત્તો અવાક્યનાદર અવાક્યનાદર અવાક્યનાદર પરિશુદ્ધ મનથી ગ્રહણ કરવા યોગ્ય સર્વ પ્રાણીઓના ધારક ધારક પ્રાણ પણ તેમનું શરીર છે સર્વતોવ્યાપી પ્રકાશવાળા કલ્યાણ ગુણયુક્ત અપ્રતિહત સંકલ્પવાળા સમગ્ર કર્મ જેની આરાધનારૂપ ગણાય છે સર્વકામ ભોગ્ય તથા ભોગોપકરણ જેના વિશુદ્ધ છે કલ્યાણ સ્વરૂપ સુખકર ગંધવાળા નિર્દોષ સુખકર રસવાળા આ સર્વ કલ્યાણકારી ગુણોને બ્રહ્મે સ્વીકાર્યા છે આ ઉક્તિ તેમની નથી માટે અવાકી છે અને બ્રહ્માદિ સ્તંભ પર્યંત જગતને તૃણવત ગણીને મૌન રહેલા છે રૂક્મ વર્ણાભમ સ્વપ્નથી ગમ્યમ શુદ્ધ સુવર્ણના જેવી ઝળહળતી કાંતિવાળા અને નિર્વિકલ્પક સ્થિતિવાળાને જાણવામાં આવે તેવા તસ્મિનયમ પુરુષો મનોમયો મૃતો હિરણ્ય હિરણમય તેમાં આ પરમાત્મા વિશુદ્ધ મનથી ગ્રાહ્ય છે જન્માદિ સાંસારિક ધર્મોથી રહિત છે અતિ સુંદર દિવ્ય વિગ્રહવાળા છે આ જ બાબતને સ્મૃતિઓ પણ કહે છે કે શુદ્ધે મહાવિભૂત્યાખ્યે પરે બ્રહ્મણી શબ્દ શબ્દ્યતે મૈત્રેય ભગવત શબ્દ સર્વકારણ કારણે સંભર્તેતી તથા ભરતા ભકારો અર્થ દ્વયાન્વિત નેતા ગમયિતા સ્રષ્ટા નેતા ગમયિતા સ્રષ્ટા કારાર્થ ગકારાર્થ <coughs> ગકારાર્થસ તથા મુને ઐશ્વર્યસ્ય સમગ્રસ્ય વીર્યસ્ય યશસ શ્રિય જ્ઞાનવૈરાગ્યયો જ્ઞાનવૈરાગ્યયોશ્ચૈવ શરણામ ભગ ઇત રણા ઇતિ રણા શરણામ ભગ ઇતિ રણા વસંતી તત્ર ભૂતાની ભૂતાત્મન્ય રીવ મન્ય રેવ લાત્મની મન્ય રખિલાત્મની મન્ય ખિલાત્મની ભૂતાત્મન મન્ય ભૂતાત્મન્ય ખિલાત્મની ભૂતાત્મન્ય ખિલાત્મની ભૂતાત્મની અખિલાત્મની ભૂતાત્મન્ય ખિલાત્મની સચ ભૂતેશુ સચ ભૂતેશ્વશેષુ સચ ભૂતેશ્વશેષેષુ સચ ભૂતેષ્વશેષેષુ વકારાર્થસ્તતો વ્યય હે મૈત્રેય સમસ્ત કારણોના પણ કારણ મહાવિભૂતિ સંજ્ઞક પરબ્રહ્મને માટે જ ભગવાન શબ્દનો પ્રયોગ થયો છે ભગવત શબ્દના ભકારના બે અર્થ છે પોષણ કરવાવાળા તથા સર્વના આધાર ગકારનો અર્થ કર્મફળ આપનારા લય કરવાવાળા અને સૃષ્ટા છે નહીં હા સાકાર વેદોની શ્રુતિઓ છે ભગવાનમાં કાંઈક ગુણ છે એમ એની આખો દી બેહી નથી રહેતા હુતા નથી રહેતા કાંઈક કરે છે આ બધું કરવાનું આવ્યું છે એનું એના ગુણ છે એની કરે છે કાંઈક કામ એમ નિરીશ નિરીહ નથી કઈ પડ્યા રે કઈ ચેષ્ટા નથી ને એવું આગળ બોલાય કીધું હતું ને અમે એના વિરોધમાં આ છે એમ કે વેદોની શ્રુતિ ભગવાન છે એ ગુણવાન છે ભગવાન છે એ જગતના કરતા હરતા છે ગકારનો અર્થ કર્મફળ આપનારા લય કરવાવાળા અને સૃષ્ટા છે સંપૂર્ણ ઐશ્વર્ય ધર્મ યશ શ્રી જ્ઞાન અને વૈરાગ્ય આ છનું નામ ભગ છે તે સર્વભૂતાત્મા સર્વભૂત નિવાસ કરે છે અને તેઓ સ્વયં પણ સમસ્ત ભૂતોમાં વિરાજમાન છે એટલા માટે તે પરમાત્મા જ વકારનો અર્થ છે આથી જેમાં ભગ વસે છે માટે તે ભગવાન કહેવાય છે જ્ઞાન ભોગ એટલે શું કહેવાય ઐશ્વર્ય ઐશ્વર્ય એટલે એ જેમાં હોય એનું નામ ભગવાન કહેવાય જ્ઞાન શક્તિ બલેશ્વર્ય વીર્ય તેજાંશ્ય શેષત ભગવત શબ્દ વાચ્યાની વિના હેયેર ગુણા વિના હેયેર ગુણાદિભિ સત્વાદી માયિક હે ગુણ સિવાયના જ્ઞાન શક્તિ બળ ઐશ્વર્ય વીર્ય અને તેજ આદિ સદ્ગુણ જ ભગવત શબ્દને કહેનારા છે એવમ એશ મહાશબ્દો ઐશ્વર્ય ક્યાં છ ભગ ક્યાં છે જ્ઞાન શક્તિ બળ જ્ઞાન શક્તિ બળ ઐશ્વર્ય વીર્ય અને તેજ તેજ શક્તિ કોને કહેવાય ધારણ ધારણ બધું કરે ધારણ જગત પાંચ બણનો ઉપાડી નાખો તેમ જ્ઞાન કોને કહેવાય જ્ઞાન કોને કહેવાય તમને વચન સામેનું જ્ઞાન થઈ ગયું તો કોને કહેવાય જ્ઞાન યથાર્થ જાણવું યથાર્થ જાણવું એ જેવા હોય એવા જાણવું એને જ્ઞાન કહેવાય હું તમને ભગત નું જ્ઞાન થઈ ગયું તો ભગત જેવા હોય એવા જાણી જાઓ આડાવડા જાણો તો નહીં તો એને જ્ઞાન થઈ ગયું જે પદાર્થ જેવો હોય અથવા જે વ્યક્તિ જેવી હોય એવી એને જાણવી એનું નામ જ્ઞાન કહેવાય એટલે ભગવાન છે એ એવા જ છે એ આપણે આમ આડાવડા થાય તો એ આપણે આડાવડા ન થાય જેવા હોય એવા જાણે તમે ને ભગવાન પાસે જઈને એમ કહો હું તો બહુ સારો છું મહારાજ તો એને બધા દસ જણા કહેવા આવે દરરોજ કે હું બહુ સારો છું તો શું કરે લખી લે કે આ બહુ સારા છે મંત્ર સમિતિ બહુ સારા છે એને જ્ઞાન છે એટલે એ આપણે સેવા હોય એવા જાણે એટલે એ ભગવાન કહેવાય છે આપણે એવા નથી એટલે નથી ભગવાન કહેવાતા હું આપણે એવા છીએ તો તમે ભાઈ આ વિશ્વ મંગલ સ્વામી છે એને જાણો કે કેવા છે એમ ન જાણો એટલે એમાં ભગવાન નહીં એમ ભગવાન એને કહેવાય કે જેવા હોય એવા જાણી જાય એમ થોડાક દી પછી જાણે તો એમ ભગવાનનો થોડોક વાહ આવ્યો કેવાય અને હા હજી આવ્યા પહેલા જ જાણી જાય તમે આમ આમથી આવતા હો ત્યાં જાણી જાય ભગવાન અહીં બેઠા બેઠા કે આ આવ્યા છે એને હું જાણું છું એટલે પછી તમે બે ત્રણ થી પ્રાર્થના કરો તે પછી ખબર પડે કે સ્વામીજી શું કરવા પ્રાર્થના કરે છે તો ભગવાનનો વાહ એવો કહેવાય તો થોડાક એનો વાહ એવો કહેવાય અને હાવ જાણે જ નહીં તો ગબરગાંડિયા કહેવાય તો ભગવાનનો કહેવાય અને ઐશ્વર્ય કોને કહેવાય જ્ઞાન શક્તિ કોને કહેવાય સૃષ્ટિનું સર્જન કરી હતી એ જ ખાલી શક્તિ તો પછી સંકલ્પ શક્તિ સંકલ્પ શક્તિ શક્તિ મતલબ તમારે કઈ ભણવામાં આવ્યું જ નથી કઈ શક્તિ ભણવામાં આવ્યું છે બધું ક્યાં નાખો છો હંગરી રાખો છો બધે હે શક્તિ કોને કહેવાય અઘટિત ઘટના સામર્થ્ય આવ્યું હતું ક્યાં યતિન્દ્રવાદી તો પછી યદિન્દ્ર દીપિકા વાહે રાખવા મૂકી રાખવા ભણે અઘટિત ઘટના સામર્થ્ય એટલે હું જે કોઈ ન કરી શકતો એને એને કરી દેવાનું કોઈ ન કરી શકે એને કરી દે ભગવાન કરી દે એટલે શક્તિ વાળા કહેવાય તમે તો શું કરી શકો તમે શું કરી શકો કોક કરી એકતા હોય એ જ કરીએ શકો કે કોક ન કરી એકતા હોય કરી શકો કોક કરી કોક કરી એકતા હોય એ કરીએ શકો એમ કે બોલે ભાઈ મારા હોતે શાક બનાવી દે તો તમે હોતે બનાવી દો એટલે તો કઈ ઘટ અઘટિત ઘટના સામર્થ્ય ન થઈ એમ કોઈ ન કરીએ કે એવું કરી દે ભગવાન એટલે એ ભગવાન કહેવાય જ્ઞાન શક્તિ બળ બળ કોને કહેવાય આ બધા આવી ગયા છે કે નથી આવી ગયા એની વ્યાખ્યા સહિત એમ તો આવી ગયા હોય તો કામ ના હું કોને કહેવાય બળ કોને કહેવાય ભગતની બળની બળ પરીક્ષા કરતા હતા ને ત્યાં વલપણ ગયા વલપણ ત્યાં ગુલબર્ગા કે નહીં કોણ પોગી જાય તીરથ સ્વામીની ન કરતા કે નહીં બળ પરીક્ષા એને બળ કરે કહેવાય પછાડી દે તો બળ એ ધારણ સામર્થ્ય અને બળ કહેવાય ધારણ સામર્થ્ય ધારણ સામર્થ્ય એટલે થાકે નહીં એમ થાકે નહીં ને એમને બળ કહેવાય તમે કયો કે હાંજે કયો કે હું થાકી ગયો તો એટલું બળ ઓછું થયું થાકે જ નહીં એટલે ભગવાન ક્યારે થાકતા નથી ભગવાન રાતે કાંઈ કામ કરતા હશે કે નહીં રાતે કઈ કામ કરે તમે કઈ રાતે કામ કરો ભગવાન રાતે કઈ કામ કરતા હશે કે નહીં કા તે તમે તો હું રહીને વ્યાજ આવશો તો હોતા હોતા શું ગાતા રાતે કઈ કામ કરે ઘનશ્યામ મહારાજ ને એ હોઈ જાય કે શું કરે શું કરે એક જવાબ દો હા કે ના એમ શું કરે કોઈ ઘનશ્યામ મહારાજ હોતા હોતા કે જાગતા જાગતા આ ઘનશ્યા અમારા તો હોતા હોય હોતા હોય કે નહીં એ હોતા જ નથી એમ અને તોય પાછા થાકતા નથી આપણે હોઈ જઈએ તોય થાકી જઈએ વચ્ચે હોતે થોડુંક હોઈ લઈ અને તોય પછી ફરિયાદ તો કે અમે થાકી ગયા છીએ કેટલું કરવું અમારે એટલે તે ભગવાન કહેવાય આપણે વચ્ચે હોઈ લઈએ તો એ ભગવાન છે ને વચ્ચે તો હોતા જ નથી રાતે હોતા નથી એ હોઈ જાય તો પછી બધાને શું થાય એટલે એનું બળ કહેવાય થાકે જ નહીં ભગવાન શું કામ કરે છે ભગવાન શું કામ કરે એ કઈ છે જ નહીં કર્મફળ પેદા આખી સૃષ્ટિ હકાવે છે એમાં કેટલાય માથા ભેજા એની પાસે આવતા છે તો બધાને હકાવે છે કે નહીં તમને એકાદું ભેજું ભટકાઈ ગયું હોય તો અને ભગવાનને કેટલા ભેજા ફટકાતા છે તો એ થાકતા નથી લ્યો એ ભગવાન થાકે જ નહીં પોરોય નથી ખાતા અહીંયા રાત પડી હોય તો અમેરિકામાં પાછા ભેજા હોય ને દિવસ હોય એને હાજ જ પડતી નથી એટલે એને બળ કહેવાય થાકે નહીં તેટ લગી ઘરે જ રાખે બળ ને પછી ઐશ્વર્ય સર્વ નિયમ હે સર્વ નિયમિત કંટ્રોલ એમ બીજાનું કંટ્રોલ કરવો છે નિયમિયાવત્વ નિયામ્ય નિયામક શક્તિ એટલે ઐશ્વર્ય બીજાનો કંટ્રોલ કેમ કરવો બીજાનો કંટ્રોલ ક્યારે રે એનાથી વધારે હોય પોતે પોતે રે તો રે તમે ભગતને કહેવા જાવ જોઈએ કઈ હે તો માને જો સ્વામીજી તમે ભગતને કહો તો માને વચન સ્વામીજી એટલે એને કારણ કે તમે જ કાંઈ નહીં કરતા હો તમે ન કરો તો એ ક્યાંથી કરે એટલે ભગવાન બધા કરતા નિયમમાં છે ભગવાન બધા નિયમમાં રાખે જો એ નિયમમાં ન રહે તો તો કે અમે છે ને રહી હે બળ ઐશ્વર્ય વીર્ય વિકાર જ ન થાય એને ગમે એટલું થાય તો એમ ભગવાનને વિકાર જ કાંઈ નહીં અને તેજ સર્વાભિ સર્વાભિભાવ શક્તિ સર્વનો અભિભાવ એની સામે બેહે તો બધા દબાઈ જાય એ કોઈથી દબાઈ નહીં એટલે ભગવાન એવા છે આ બધા ગુણ છે એનામાં એક ગુણ નથી એવું નથી જ્ઞાન શક્તિ બલેશ્વર્ય વીર્ય તેજાંશ્ય શેષત શેષત પાછા પૂરા છે ભગવત શબ્દ વાચ્યાની વિના હૈયર ગુણાદિભિ સત્વાદી માયિક હે ગુણ સિવાયના જ્ઞાન શક્તિ બળ ઐશ્વર્ય વીર્ય અને તેજ આદિ સદ્ગુણ જ ભગવત શબ્દને કહેનારા છે એવમેશ મહાશબ્દો મૈત્રેય ભગવાન નીતિ પરબ્રહ્મભૂતસ્ય વાસુદેવસ્ય નાન્યગહ હે મૈત્રે આ રીતે આ મહાન ભગવાન આવો શબ્દ પરબ્રહ્મ સ્વરૂપ વાસુદેવનો જ વાચક છે બીજા કોઈનો નહીં બીજા કોઈને કહેવાય જ નહીં ભગવાન તેજો બલેશ્વર્ય મહાવબોધ તેજોબલેશ્વર્ય મહાવબોધ તેજો સુવીર્ય શક્ત્યાદિગુણેર ગુણૈકરાશિ તેજો બલે તેજો બલેશ્વર્ય મહાવબોધ સુવીર્ય શક્ત્યાદિ ગુણૈક રાશિ પરહ પરાણામ સકલાન યત્ર ક્લેશાદય સંતિ પરાવરે છે સંતિ પરાવરે છે તે પરમાત્મા તેજ બળ ઐશ્વર્ય મહાવિજ્ઞાન વીર્ય શક્તિ એ ગુણોના એકમાત્ર રાશિ છે પ્રકૃતિ આદિથી પર છે તે પરાવરેશમાં અવિદ્યા આદિ ક્લેશોનો અત્યંત અભાવ છે પરાવરેશ પર અને અવર પર એટલે બધા બ્રહ્માદિક અને અવર એટલે આપણે એના બધાના ઈશ છે નાના મોટાના બધાના એ તે પરાવરેશમાં અવિદ્યા આદિ ક્લેશોનો અત્યંત અભાવ છે સમસ્ત કલ્યાણ ગુણાત્મકો સો આ સમસ્ત કલ્યાણ ગુણોનું જ સ્વરૂપ છે સર્વેશ સવેશ્વર સર્વેશ્વર સર્વદ્રક સર્વેશ્વર સર્વદ્રક સર્વવેતા સમસ્ત શક્તિ પરમેશ્વરાખ્ય તે પરમાત્મા જ સર્વના સ્વામી છે સર્વના સાક્ષી છે અને બધું જાણવાવાળા છે તે સર્વશક્તિમાન છે અને તેમની પરમેશ્વર આવી સંજ્ઞા છે તવાનંત ગુણસ્યાપી પડેવ પ્રથમે ષડેવ પ્રથમે ગુણા ષડેવ પ્રથમે ગુણા યસ્ત્વયેવ જગત જગત કોક્ષા જગત કુક્ષા વન્યેપ્યંત નિવેશિતા વન્યેપ્યંતર નિવેશિતા અનંત ગુણ સંપન્ન આપમાં છ ગુણ મુખ્ય છે સમગ્ર જગતને પોતાનું કુખમાં રાખનારા આપે બીજા પણ અસંખ્ય ગુણ પોતાના સ્વરૂપમાં રાખ્યા છે યથા રત્નાની જલધેર સંખ્યેયાની પુત્રકા તથા ગુણાહ્યનંતસ્ય અસંખ્યેયા મહાત્મન હે પુત્ર જેમ સાગરમાં અસંખ્ય રત્નો ભર્યા છે તેમ મહાત્મા તેમ મહા મહાત્મા અનંત પરમેશ્વર પરમેશ્વરમાં અસંખ્ય સદ્ગુણો રહ્યા છે સર્વજ્ઞતા તૃપ્તિના તૃપ્તિરનાદિ બોધ સ્વતંત્રતા નિત્યમલુપ્ત દ્રષ્ટિ અનંત શક્તિશ્ચ વિભોર વિભૂત વિભુગ્ના સર્વજ્ઞપણું નિત્ય સંતોષ અનાદિજ્ઞાન સ્વતંત્રતા નિરંતર અપ્રતિહત વિવેક સ્વયં પ્રકાશતા અને અનંત શક્તિઓ આ બધા કલ્યાણકારી સદ્ગુણો પરમેશ્વરમાં છે એમ તજસો કહે એમ તજજ્ઞો કહે છે સત્વાદયો ન સંતિ ઈશે યત્ર ચ પ્રાકૃતા ગુણા સશુદ્ધ સર્વશુદ્ધેભ્ય પુમાનાદ્ય પ્રસિદ્ધતું જે પરમેશ્વરમાં માયાના સત્વ આદિ ગુણો નથી સર્વ શુદ્ધ કરતાં પણ અતિશુદ્ધ જે પુરાણ પુરુષ કહેવાય છે તે અમારા ઉપર પ્રસન્ન થાવો યો સો નિર્ગુણ ઇત્યુક્ત શાસ્ત્રેશુ જગદીશ્વર પ્રાકૃતૈર્હેય સંયુક્તૈર્હિન સંયુક્તૈર્ગુણૈર્હીન સ ઉચ્યતે સંયુક્તૈર્હીન સ ઉચ્યતે જે જગદીશ્વરને શાસ્ત્રમાં નિર્ગુણ કહ્યા છે તેને જ પ્રકૃતિના ત્યાજ્ય હેય ગુણોથી રહિત કહેવાય છે નહીં તસ્ય ગુણાહ સર્વે સવેર મુનિગણે મુનિગણે રપી વક્તુમ શક્યા વિયુક્ત વિયુક્તસ્ય સત્વાદ્યે રખિલેર ગુણેહ માયાના ત્યાજ્ય બધા સત્વગુણ રજોગુણ અને તમોગુણથી રહિત આ પરમેશ્વરના કલ્યાણકારી ગુણો બધા મુનિમંડળો પણ પૂરી રીતે કહી શકે તેમ નથી યુક્તમ તદ ગુણકોપાસનાથ ગુણયુક્ત બ્રહ્મને જ પામવાનું છે કારણ કે એ પ્રકારના ગુણવાળાની ઉપાસના કહી છે મહાભારતમાં કર્ણ પર્વમાં કહ્યું છે વર્ષાયુતે યશ્ય ગુણા ન શક્ત્યા વક્તુમ સમેતે રપી સર્વદેવેહી મહાત્મન શંખ શંખ ચક્રાસ ચક્રાસી પાણીર જિષ્ણોર વિષ્ણોર વસુદેવાત્મજસ્ય સમગ્ર દેવતામાં સમગ્ર દેવતાઓ ભેળા મળીને હજારો વર્ષ પર્યંત શંખ ચક્ર અને તલવારને હાથમાં ધરનારા વિજય મેળવવાના સ્વભાવવાળા વસુદેવ નંદન વિશ્વવ્યાપક વાસુદેવ શ્રી કૃષ્ણના સદ્ગુણોને કહેવા લાગે છતાં તે પૂરી રીતે કહી શકે નહીં ચતુર્મુખાયુર્યદિ કોટિવક્ત્રો ભવેન ભવેન્નરઃ ક્વાપી વિશુદ્ધ ચેતા સતે ગુણાનામ યુક્તે યુક્તે ગુણાના મયુતેક અંશમ સતે ગુણાના મયુતેકમ અંશમ વદેન વદેત નવા દેવવર વદેત નવા દેવવર પ્રસિદ્ધ વરાહ પુરાણમાં કહ્યું છે કે બ્રહ્માના જેટલું આયુષ્ય ધરાવનાર અને કરોડ મુખવાળો કદાચ કોઈ પવિત્ર મનનો મનુષ્ય જે આપના ગુણોને કહેવા લાગી જાય તો પણ તે તેટલા સમયમાં આપના સદ્ગુણોના દસ હજારમાં ભાગ જેટલું પણ કહી શકે નહીં માટે હે દેવવર આપ અમારા ઉપર પ્રસન્ન રહો ગુણાત મનસ્તે અપી ગુણાન ગુણાન્વિમાતુમ આપના અનંત કલ્યાણકારી ગુણોને કોણ માપી શકે એકાદશ કંધ ભાગવતમાં કહ્યું છે કે મામ ભજંતી ગુણાહ સર્વે નિગુણમ નિરપેક્ષમ ગુણમ નિરપેક્ષકમ નિર્ગુણમ નિરપેક્ષકમ સુહૃદમ પ્રિયમાત્માનમ સંગાદયો ગુણાહ મારામાં માયિક ગુણ નથી મને કોઈની અપેક્ષા પણ નથી છતાં પણ ક્ષમતા અને અનાશક્તિ આદિ બધા સદગુણ મારી સેવા કરે છે સ્વામી